લક્ષ્મીજી લક્ષ્મીજીના કાયદા શા છે લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે પછી તું લાખ લક્ષ્મીજી ધોને બધાએ ધુએ છે ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધુએ છે ના દાદા ત્યાં તો કોઈ લક્ષ્મીજીને ધોતું નથી તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે દહીંમાં એ ધુએ છે અહીં હિન્દુસ્તાનમાં લક્ષ્મીજીને બધાએ ધોધો કરે છે ને કોઈ કાચા નથી મને લોકો કહેવા આવે છે કે તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં મેં કહ્યું શાના માટે આ લક્ષ્મીજી જ્યારે ભેગા થાય છે ત્યારે અમે કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળને છઠ્ઠું ઘર જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો તમારું જ ઘર છે પધારજો એટલું અમે કહીએ અમે વિનય ના ચૂકીએ અમે એવું ત્યાં આગળ ના કહીએ કે અમારે એની જરૂર નથી લક્ષ્મીજીને તરછોડ ના મરાય કેટલાક સાધુઓ મહારાજો બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને નહીં નહીં નહીં કરે છે તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે તે મુઆ લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ નહીં તો અડવાય નહીં મળે તરછોડ ના મરાય કોઈ વસ્તુને તરછોડ મરાય એવું નથી નહીં તો આવતા ભવે લક્ષ્મીજીના દર્શને કરવા નહીં મળે આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે આ તો વ્યવહાર છે તેથી અમે તો લક્ષ્મીને આવતાંય જય સચ્ચિદાનંદ ને જતાંય જય સચ્ચિદાનંદ કરીએ છીએ આ ઘર તમારું છે જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો એમ વિનંતી કરવાની હોય અમને લક્ષ્મીજી કહે છે આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે તે એમના પગ છોલાઈ ગયા છે તે પાછળ પડે છે ત્યારે બે ચાર વખત પડી જાય છે ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે એટલે એમને અમારે માર માર કરવાના છે એમને બધે છોલીને લોહી લોહાણ કરી નાખવા છે એમને સોજા ચડ્યા છે છતાં સમજણ નથી ખુલતી બહુ પાક્કા છે લક્ષ્મીજી તો